એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સ્મૃતિ આવી છે એનો ભાઈ સાહિલ પણ એની સાથે છે તમે બધા વાર્તા સાંભળવા આવ્યા છો એમને આવો આવો મારા નાના નાના ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને ફરીને મૂછાળી માની વાર્તા કહેવાનો છું આ ગીજુભાઈ બધેકાની વાર્તા છે ભાઈ અને વાર્તાનું નામ છે જુકા પેટ ફૂટા એક હતી જુ જુ જોઈ છે તમે તમે તો ક્યાંથી જોઈ હોય અરે ભાઈ પહેલાના જમાનામાં આ બાળકો બહુ નાતા નહીં ને એટલે એના માથામાં જૂ પડતી ટોલા આ કીડી જેવડા જેવડા જીવડા પડે અને એ ખંજવાળ આવે માથાણમાં ખંજવાળ આવે કાંઈ તો એ જૂની વાર્તા છે હો ભાઈ જૂકા પેટ ફૂટ્યા ધ્યાનથી સાંભળજો એક હતી જૂ તે ગઈ નાવા પછી નદીમાં નાતા નાતા એનું પેટ ફૂટી ગયું એટલે નદી તો લોહી લોહી થઈ ગઈ ઓ ભાઈ ત્યાં એક કાગડો નદીએ પાણી પીવા આવ્યો નદી તો લોહી લોહી થયેલી જોઈને કાગડો કે નદીબાઈ નદીબાઈ તમે આમ લોહી લોહી કેમ છો નદી કે જુકા પેટ ફૂટા નદી લોહી લોહી અને કાગડો કાણો ત્યાં તો કાગડો કાણો થઈ ગયો હો આંખે ભાડે નહીં એ તો બિચારો ઉડતો ઉડતો કાગડો બાવળ ઉપર જઈને બેઠો બાવળ કે કાગડાભાઈ કાગડાભાઈ તમે કાણા કેમ થઈ ગયા કાગડો કે જૂકા પેટ ફૂટા નદી લોહી લોહી અને કાગડો કાણો ને બાવળ વાંકો ત્યાં તો બાવળ વાંકો થઈ ગયો આમ વળી ગયો હો થોડીક વારે એક સુતાર બાવળ કાપવા આવ્યો સુતાર બાવળને કહે હે બાવળ તું વાંકો કેમ થયો બાવળ કે જુકા પેટ ફૂટા નદી લોહી લોહી કાગડો કાણો બાવળ વાંકો અને સુતાર તું ઠૂઠો <laughs> બાવળ આમ બોલ્યો તો સુતાર ઠૂઠો થઈ ગયો એનો હાથ કપાઈ ગયો એક ત્યાં તો સુથાર ઠૂઠો થઈ ગયો અને પછી એ ઠૂંઠો સુથાર એક વાણિયાભાઈની દુકાને લોટ લેવા ગયો વાણિયો કે અરે સુતારભાઈ સુતારભાઈ આ તમે ઠૂંઠા કેમ થઈ ગયા સુથાર કે જુકા પેટ ફૂટા નદી લોહી લોહી કાગડો કાણો બાવળ વાંકો સુતાર ઠૂંઠો અને વાણિયો બેરો ત્યાં તો આવું બોલો અને વાણિયો થઈ ગયો બેરો એ તો કાંઈ સાંભળે જ નહીં એને તો બહેરાશ આવી ગઈ ત્યાં વાણિયાની દુકાને એક ગોલી તેલ લેવા આવી આ ગોલી કે વાણિયા વાણિયા બેરો કેમ થઈ ગયો વાણિયો કે જુકા પેટ ફૂટા નદી લોહી લોહી કાગડો કાણો બાવળ વાંકો સુતાર તૂટો વાણીઓ બેરો અને ગોલી નાચતી ત્યાં તો ગોલી નાચવા માંડી તાક ધીંગ તાક ધીંગ તાક ધીંગ કરતી કરતી અને પછી ગોલી તો નાચતી નાચતી ત્યાંથી રાણી પાસે ગઈ હો રાજાની રાણી હતી ને હા રાણી પાસે ગઈ અને રાણી કે એ ગોલી એ ગોલી તું નાચે છે કેમ ગોલી કે જુકા પેટ ફૂટા નદી લોહી લોહી કાગડો કાણો બાવળ વાકો સૂતર તૂટો વાણિયો બેરો ગોલી નાચતી અને રાણી દાસી પછી તો રાણી દાસી બની ગઈ બોલો તો ભાઈ એક આ જૂનું પેટ ફૂટ્યું ને નદી લોહી લોહી થઈ ગઈ એમાં રાણી દાસી બની ગઈ ઓ ભાઈ <laughs> તમને બધાને મજા પડીએ ને ચાલો આવજો આવતીકાલે હું તમારા માટે સરસ મજાની વાર્તા લઈને આવીશ પાછો ભાઈ હા આવજો